શ્રાદ્ધને દિવસે દાંતણ ન કરવું આવો જે નિષેધ કરેલો છે તે કાષ્ઠના દાંતણ અંગેનો છે પણ દંતશુદ્ધિનો નથી ઉપવાસમાં ન કરવું એટલે દાંતણ જ હાવ ન કરવું એવું નહીં એમ મુખ શુદ્ધિ ન કરવી એવું નથી એમ લાકડાનું દાંતણ ન કરવું મુખ શુદ્ધિ તો પૂજાનું અંગ છે એટલે કરવી મોક્ષ સુધી કર્યા વિના પૂજા કરી તો અશુદ્ધિ ગણાય ભગવાન છે બે કોક તમારી સામે હોય ને કોક <coughs> એને મોઢું ગંધાતું હોય તો તમે કેમ ભાગો તો તમારું મોઢું ગંધાતું હોય તો ભગવાન ન ભાગે એટલે મોક્ષ સુધી પૂરી કરવી લાકડાનું દાંતણ ન કરવું ઉપવાસના દિવસે હિંસા થાય એટલે ન કરવું એકાદશીને દિવસે હોય કે ઉપવાસ ને દિવસે હિંસા થાય એટલે એનું દાતણ કરવું એવો એમ કે શાસ્ત્રકારોનો અભિપ્રાય છે હવે તો એવું કર્યું નહીં બ્રશ જ હોય એટલે બીજું કંઈ વાંધો પણ લોહી ન નીકળવું જોઈએ બે છે એમ કે દાંતની ઓલી દાંતણની બોલી ક્યાંક લાગી ગઈ હોય ને લોહી નીકળે તોય પણ ઉપવાસનો ભંગ થાય અને લીલા ઝાડને કાપે તોય ઉપવાસનો ભંગ થાય અલાભે દંતકાષ્ઠાનામ નિષિદ્ધાયામ તથૌ તથા તિથૌ તથા અપામ દ્વાદશ ગંડુષે મુખશુદ્ધિર્વિધીયતે જિહ્વોલ્લેખશ્ચ કર્તવ્ય પર્ણોલેખ નિકાદિભિઃ દાંતણ ન મળે કે નિષિદ્ધ તિથિ હોય ત્યારે બાર વખત પાણીના કોગળા કરીને મુખ શુદ્ધિ કરવી અને કોઈ આંગળીથી મુખ શુદ્ધિ કરી બાર વખત આંગળીથી કોગળા કરી એટલે મુખ શુદ્ધિ થઈ જાય અને ઉલ ઉતારવી હોય તો એવું ક્યાંક હુકા પાંદડા કે એવી લેવાનું તો એનાથી ઉલ ઉતારના અને કોઈ પાંદડાની પટ્ટી કે ઉલિયાથી જીભની ઉલ ઉતારીને જીભને સ્વચ્છ કરવી સામવેદીનો તો સામવેદીને તો આઠ આંગળ કાષ્ઠનું દાંતણ રાખવું એમ કૃત્ય ચિંતામણીકારે કહ્યું છે પછી પવિત્ર જળથી સ્નાન કરવું જળ શુદ્ધિ બે જળ શુદ્ધિ બે પ્રકારની છે એક દ્રષ્ટ વિધિથી અને બીજી અદ્રષ્ટ વિધિથી કૃમિ કાદવવાળા જળથી અશુદ્ધ અશુદ્ધથી સ્નાન ન કરવું તે દ્રષ્ટ શુદ્ધિ છે અને ચોખ્ખું નિર્મળ જળ હોય તો પણ ચાંડાળાદિકના સ્પર્શાદીથી દૂષિત હોય એવા જળથી પણ સ્નાન ન કરવું તે અદ્રષ્ટ વિધિથી પવિત્રતા છે એમાં અશુદ્ધિ દેખાતી નથી એમ તો પણ એ અદ્રષ્ટ છે એટલે અદ્રષ્ટ અશુદ્ધિ પણ દૂર કરવી સ્નાન માત્રથી પાપોને દૂરપણું કહેવાથી પવિત્રીકરણ પણ શુચિ શબ્દથી કહેવાની વિવક્ષા છે તેનાથી એવું ફલિત થયું કે તીર્થોદકથી સ્નાન કરવું તેવી તીર્થતા પરમાત્મા અને મહાત્મા પુરુષોના ચરણ ચરણરજ સંસર્ગથી થાય છે અથવા ક્યારેક સ્વયંસિદ્ધ પણ હોઈ શકે સ્વાભાવિક પવિત્રતા અથવા ચરણરજથી થયેલ નૈમિતિક પવિત્ર પવિત્રતારૂપી ગુણ વિશેષની પ્રાપ્તિ ન થાય ત્યારે કારણ કે તે સર્વ સુલભ થઈ શકતી હોતી નથી ત્યારે પણ દોષાભાવ અશુદ્ધિનો અભાવ તો જરૂર હોવો જોઈએ એવા શુદ્ધ જળથી સ્નાન કરવું શુદ્ધ જળથી સ્નાન કરવું એટલે કહેવાનું એમ છે એનું તાત્પર્ય તેવું થાય છે કે તીર્થના જળથી સ્નાન તીર્થનું જળ ન મળે તો એ અશુદ્ધિ ન હોવી જોઈએ દોષનો અભાવ રાખવાનો દોષનો અભાવ હું ઝીણા જીવજંતુ ન હોવા જોઈએ અને અછૂત માણસોએ સ્પર્શ કરેલું ન હોવું જોઈએ એટલું તો રાખ બધાને તીર્થનું સ્થાન તીર્થનું જળ મળી શકે કે ન મળી શકે જો શક્ય હોય તો તીર્થના જળમાં સ્નાન કરવું એ શ્રેષ્ઠ કહેવાય પૂજા માટે હે એટલે ધ્યાન રાખવાનું ને બે કીધા તો તીર્થના જળમાં તીર્થનું જળ હોવું જોઈએ એ તો બરાબર છે એમ પણ આ દ્રષ્ટ અશુદ્ધિ પણ ન હોવી જોઈએ અને અદ્રષ્ટ અશુદ્ધિ પણ ન હોવી જોઈએ તીર્થમાં તો પછી બધા નાતા તો હોય જ ઓલા તો એ પણ અશુદ્ધ ન ગણાય વહેતું પાણી હોય તો અશુદ્ધ ન ગણાય બંધિયાર હોય તો વળી વિચારે એમાં બંધિયારમાં થોડું હોય તો હોય મોટું હોય તો એમાં બધા નાતા હોય મોટું તળાવ હોય તો નાનું એવું ઓલું હોય તો પછી પદ્મપુરાણમાં કહ્યું છે કે નદ્યામ નદેવા સરસી તડાગે વાપી કૂપયો સ્નાનમ પ્રશસ્તમ મુદિત મદભિ શીતા શીતાભિરન્વહમ નદી નદ સરોવર નાનું તળાવ વાવ અને કૂવો આ છના ઠંડા જળથી રોજ સ્નાન કરવું તે ઉત્તમ ગણાય છે પરાશર તો કહે છે કે વૃથા યુષ્ણો મુકુંદ સ્વામી ત્યાં હોય ટાટા જળે સ્નાન કરતા હોય વિદેશમાં એવી ટાઈટ પડે તોય ટાટે પાણી નહીં બહાદુર કહેવાય વાળા આપણે તો રાઈટ બોલી જઈએ પરાશર તો કહે છે કે વૃથા યુષ્ણોદક સ્નાનમ વૃથા જપ્યમ વૈદિકમ વૃથા વૃથા યુષ્ણોદક સ્નાન ઉષ્ણોદકમ વૃથા વૃથા હિ ઉષ્ણોદક ઠીક યુષ્ણોદકમ બરાબર વૃથા હિ ઉષ્ણોદકમ સ્નાનમ વૃથા જપ્યમ અવૈદિકમ ગરમ પાણીથી સ્નાન કર્યું છે તો નથી કર્યા જેવું છે અને અવૈદિક મંત્રનો જપ કરે છે તો નથી કર્યા જેવો એનું કઈ ફળ નથી એમ વૃથા હિ ઉષ્ણોદક સ્નાનમ વૃથા જપ્યમ અવૈદિકમ ગરમ પાણીથી કરેલું સ્નાન તથા અવૈદિક મંત્રનો કરેલો જપ બંને વૃથા છે ષટ્ત્રિંશતના મત પ્રમાણે અશક્ત મનુષ્ય ઉના પાણીથી સ્નાન કરવું તેમ કહ્યું છે એટલે આપણને કહી દેવું કે આપણે અશક્ત છીએ આપહ સ્વભાવતો મેધ્યા કિમ પુનર્વહની પાવિતા અતો શક્તસ્ય સંસંતિ સ્નાનમ ઉષ્ણેન વારિણા જળ સ્વભાવથી જ શુદ્ધ છે વળી તેને અગ્નિ ઉપર તપાવવામાં આવે ત્યારે અગ્નિ એ શુદ્ધ કરનારો છે એટલે પાણી ને અગ્નિ બે ભેળા થાય તો વધારે પવિત્ર થઈ ગયું એમ કહેવાનું આપણા જેવા કોઈ લખ્યું છે પણ આપણા માટે લખ્યું છે આપણા જેવા તો નહીં હોય લખનારા પણ આપણા માટે લખ્યું છે એટલે અશક્ત એ ન કરવું અશક્ત એ કરે તો વાંધો નહીં એમ શક્તને માટે તો એમાં નથી લખ્યું જળ સ્વભાવથી જ શુદ્ધ છે વળી તેને અગ્નિ ઉપર તપાવવામાં આવે ત્યારે તો શુદ્ધ થાય જ ને માટે અશક્ત મનુષ્યએ ઊના પાણીથી સ્નાન કરવું તેમ કહ્યું છે એને વાંધો નથી અશક્ત માણસો હોય એને ઉના પાણીથી સ્નાન કરવામાં નહીં વાંધો વૃદ્ધ મનુએ તો ગરમ જળથી સ્નાન કરવાની ના કહી છે એને પાછી ના કહી મરણ અને જન્મ સમયે રાશિ સંક્રાંતિમાં શ્રાદ્ધના દિવસે પોતાના જન્મના દિવસે રવિવારે દુષ્ટનો સ્પર્શ થયો હોય તો અને સૂર્યચંદ્રના ગ્રહણ સમયે ઉના પાણીથી નહાવું નહીં ગ્રહણ હોય ત્યારે ઊનું પાણીથી નહાય નહીં ફૂતક લાગ્યું હોય ને પછી એની શુદ્ધિ માટે ગરમ પાણીથી નવાય નહીં અને બીજા ઘણા કીધા ને મરણ અને જન્મ સમયે પોતાનો જન્મ દિવસ હોય ત્યારે દુષ્ટનો સ્પર્શ થયો હોય આ દુષ્ટનો કોઈ ઢેટ ભાંગીને અડીને પછી જો આપણે સ્નાન કરવાના હોય ન કરવાના હોય તો કાંઈ નહીં અને કરવાના હોય તો ટાઢે પાણી નાવ રવિવારે રવિવારે હોત એ ટાટે પાણી ના હોય માંડ માંડ એક તે તેથી નિરાયતો હોય કાત્યાયને કહ્યું છે કે પ્રાતઃ સંક્ષેપત સ્નાનમ મધ્યાહને તું સવિસ્તરમ એ બરાબર છે હવારમાં છે એ સંક્ષિપ્તથી સ્નાન કરવાનું સવારમાં હા બોલે ગહીને પોણો કલાક નહીં કાઢવાનો એમ સવારમાં સંક્ષિપ્ત સ્નાન કરવાનું એટલા માટે કે પૂજામાંથી સમય કટ ન થાય પૂજામાં જાજો સમય રાખો અને બપોરે જે કંઈ ઘસભૂસ કરવી હોય તો કરવાની કાત્યાયને કહ્યું છે કે પ્રાત સંક્ષેપત સ્નાનમ મધ્યાહ્ને તું સવિસ્તરમ એ ગ્રહસ્થાન માટે ઘસભૂસ કરવાની તો એને જ હોય સંતોને તો કઈ હાબુ ઘસભૂસનું ને એવું હોય નહીં સવારમાં સંક્ષેપથી નહાવવું વધુ સમય ન લગાડવો અને બપોરે વિસ્તારથી નહાવું મિતાક્ષરામાં શાતા તપે કહ્યું છે કે પ્રાતઃ સ્નાનમ વિના નિત્યમ દ્વિજો ભવતી સૂતકી સવારમાં સ્નાન કર્યા વિનાનો દ્વિજ હંમેશા સૂતકી ગણાય છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે પ્રાત સ્ના પ્રાત સ્નાદ્યર્તોર અર્હ સ્યાદ દૈવે પિત્રે ચ કર્મણી મન પ્રસન્નતા હેતુ તત્ કુર્યાદ અન્વહમ તત પ્રાતઃકાળે સ્નાન કરવાથી મનુષ્ય દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મ કરવામાં લાયક બને છે આથી મનની પ્રસન્નતાના મૂળ કારણ જેવું પ્રાતસ્નાન રોજ કરવું ભગવાનની પૂજામાં લાયક બને છે એટલે શુદ્ધિથી લાયક બને છે એવું નહીં મનની પણ પ્રસન્નતા થાય છે એટલે મનમાં સત્વગુણ આવે છે એટલે મન ભગવાનમાં જલ્દી લાગે એટલા માટે પણ સ્નાન જરૂરી છે તે પછી પુરુષે ધોઈને સૂકવેલા બે વસ્ત્રોમાં એક પહેરવું અને એક ઓઢવું ધર્મ ધર્મપ્રદીપમાં કહ્યા પ્રમાણે ન જ શુદ્ધમ સ્ત્રિયા ધૌતમ સ્ત્રીનું ધોયેલું વસ્ત્ર અશુદ્ધ છે માટે તે પહેરવું કે ઓઢવું ધોતમ ન શુદ્ધમ સ્ત્રીઓએ ધોયેલું હોય તો પૂજામાં ન પહેરવું માટે તે પહેરવું કે ઓઢવું નહીં તે રીતે જ કર્મ તત્વ દીપિકામાં કહી તમે શું કરો પછી આવું એ લોકો ધોવાવાળા હોય ને હે હે પાછું તો એવું કરો એવું છે તો તો પાક્કા ભગત તો પાકા ભગત ભાઈ તો કાચા નહીં બરોબર કીધું છે આમાં હવે ભગત છોકરાઓ હતા ને એ બધા દરરોજ ધોતિયું ધોતા ધોતિયું ધોઈને સાંજે ફૂકી દેવાનું પૂજન નોખું ધોતિયું રાખે અને પછી ધોતિયું ધોઈને સાંજે ફૂકવી દે ને આપણે રાજકોટમાં ભગત છોકરાઓ હોય એ બધું એવું કરતા વિશ્વમંગલ સ્વામી કર્યું છે એવું કે ન કરતા કૃષ્ણ ને તો તઈ તો ભોગ્યા નકર તો ન ભોગત એમને એમ જો વાપરતા હોત તો તો રોકાઈ ગયા હોત તે જ રીતે કર્મ એવું કરતા કે નહીં ને તો એ રોકાણ આપણ નહીં બે વાર રોકાઈ ગયા તો એનું આટલી જુનાગઢમાં એવી પ્રથા નહીં હોય તે રીતે જ કર્મતત્વ દીપિકામાં કહ્યું છે કે ઈષદ ધૌતમ સ્ત્રીયા ધૌતમ શુદ્ર ધૌતમ તથે વચ આ બહુ જાણવા જેવું છે ઈષદ ધૌતમ એમ કરીને લીન કરી આપણે સંતોમાં એટલે કોપીન ધોવે તો એમ નીતરતી હોય ને નીચે ડગલા પડતા હોય પાણી એને ઈષદ ધોતમ ચાદર જરાક ખાલી પલાળીને મૂકી દે પર બારી ઈષદ્ધૌતમ અધૌતમ ત્રિયાધૌતમ અધૌતમ ઈષદ્ધૌતમ ત્રિયાધૌતમ શુદ્ર ધૌતમ તથૈવ ચ ધોબીએ ધોયેલું શુદ્ર ધૌતમ એટલે ધોબીએ ધોયેલું એ પૂજા ન વપરાય ઈષદ ધૌતમ જરાય એને ઓલા કપડાને હાલ ન આવવા દે ને પોતાને હાલ ન આવવા દે મૂળ કારણ તો પોતાને હાલ ન આવવાનું એટલે જરાય એના ઓલું ન થવું જોઈએ ઈષદ ધૌતમ સ્ત્રીયા ધૌતમ શુદ્ર ધૌતમ તથૈવ ચ મેલું ટોળા જેવું હોય અને ધોઈ આવે તો એ ધોયા વિનાનું છે અને કે મેલું ટોળા જેવું હોય ને થોડુંક પલાળે એટલે વધારે થોડુંક ચોટે વળી એક તો મેલું કીટોડા જેવું હોય છે તો એ વધારે વૈરાગ વાળા કહેવાય ઈશદ ધોતમ વાળા બધા વૈરાગ વાળા હોય કે મેલને બિચારાને શું કરો ને કાઢવો જોઈએ બીજી વાર એટલે બીજી વાર એક વાર પહેરી નાખી દેવું ધોવું જ જોઈએ કોટનના કપડા તો એકવાર શરીરથી નીચેના ભાગમાં જો પહેર્યું હોય તો એને બીજી વાર ધોવું પડે પૂજા માટે હે રેશમી હોય તો તો ગમે એટલા વાર ધો કીટોળા જેવું થઈ જાય તો કઈ ઓલો કઈ વાંધો નહીં એનો વાંધો નથી કીધો એમ જેમાં પહેર જેમા પછી તો રેશમી વસ્ત્ર હતે અભડાય એ આમાં આવશે જમીને રેશમી અભડાય કોટનનું છે એ એકવાર પહેરે અભડાય ક્યુ વસ્ત્ર ક્યારે અભડાય એ હોતે આવશે આમાં ઈષદ ધૌતમ સ્ત્રિયા ધૌતમ શુદ્ર ધૌતમ તથેવ ચ અધૌતમ તચ્ચ વિજ્ઞેયમ શુષ્કમ દક્ષિણ પલ્લવૈ અધૌતમ કારુધૌતમ ચ પૂર્વેદ્યુધૌતમેવ ચ ત્રયમેતદ સંબંધમ સર્વકર્મસુ વર્જયેત અલ્પ ધોયેલું કોઈ શિલ્પી કારીગરે ધોયેલું અને આગલે દિવસે ધોયેલું આ ત્રણ વસ્ત્ર આગલે દિવસે ધોયેલું હોતે ના પાડ્યું એ તો વળી પાછું નવીન આવ્યું આ ત્રણ વસ્ત્ર અસંબદ્ધ છે માટે સમગ્ર સત્કર્મમાં તે ન વાપરવા સ્મૃતિ સંગ્રહમાં વસ્ત્ર ધોવા અંગે વિશેષતા આગલે દિવસે ધોયેલું એટલે એનો અર્થ એવો થાય કે એક દી આગલે દિવસે ધોયેલું હોય કે હવારમાં પૂજા કરવી હોય તો હવારમાં હવારમાં ધોયેલું તો પહેરાય નહીં એટલે એનો એમ અર્થ એવો કરવો જોઈએ કે એને એક દી આગલે ધોયેલું એ એટલા માટે કે કોઈ અડી ગયું હોય કોઈ થયું હોય કે એટલે ચાન્સ મળ્યો હોય સ્મૃતિ સંગ્રહમાં વસ્ત્ર ધોવા અંગે વિશેષતા કહી છે કે કટી મુક્તમ તુ કાર્પાસમ કટી મુક્તમ તુ કાર્પાસમ નીચે કેડથી નીચે પહેરેલું હોય તો એ સૂતરનું વસ્ત્ર એ ધોઈ નાખવાનું તો સુધી થાય ધોયા પછી બરોબર કૌશયમ ભોજનાંતિકમ રેશમી વસ્ત્ર જો ભોજન સમયે પહેર્યું હોય તો એ ધોવું ધોવું પડે પછી રેશમી હોય તોય મલિનમ સકલમ વસ્ત્રમ મલિનમ હોય મેલ ચડી ગયેલો હોય તો તો ઊંધનું હતે ધોવું જોઈએ નકર ઊંધનું વાંધો નહીં એમ પણ હવે ધાબળી હાવ કીટોડા જેવી થઈ ગઈ હોય તો પવિત્ર ગણી આપણે ગણીએ તો ગણાય બાકી તો આ લોકો ન ગણે પુનઃ ક્ષાલનમ મરહતે કમર ઉપરથી ધોયેલું સૂત્રાવ વસ્ત્ર કમર ઉપરથી છોડેલું સુતરાઉ વસ્ત્ર જમ્યા પછીનું રેશમી વસ્ત્ર અને મેલું થયેલું કોઈ પણ વસ્ત્ર તે ફરીવાર કોઈ પણ નો અર્થ એવો છે કે ઊનનું હોય તોય ગમે એનું હોય તોય એ બધાય ધોવા પડે તે ફરીવાર ધોવું જોઈએ પહેરવાનું અને ઓઢવાનું આમ બે વસ્ત્રો કહ્યા તેમાં તેનું માપ હરિહરકા હરિહર કારિકામાં બતાવ્યું છે કર્મણ્યમ વિધિવત ધૌતમ શોષિતમ દોષવર્જિતમ સપ્તાષ્ટ હસ્તપ્રમિતમ તત્ તત્તુરિયાંશ વિસ્તૃતમ સદ્રશમ સ્વમ નવમ શ્વેતમ વર્ણોક્ત વર્ણોક્તમ વા ક્ષણાદિજમ અધોવસનમ અસ્યાર્ધ પ્રમાણમ ચોતરીયમ ચોતરીયકમ સત્કર્મમાં ઉપયોગી વસ્ત્ર વિધિવત ધોયેલું સૂકવેલું અને નિર્દોષ હોવું જોઈએ ધોતિયું સાત કે આઠ હાથ લાંબુ લંબાઈના પોતાના હાથ કે આઠ હાથ લાંબુ હોવું જોઈએ લંબાઈના ચોથા ભાગના પન્ના વાળો બહુ જાડા માણસો હોય તો એને કોકના હાથ લેવા પડે કાઈ એને પાછું પાછું થાય નહીં એના હાથ હાથ હાથ થાય ન રહે એટલે એને કોક લાંબા માણાના હાથ લેવા પડે લંબાઈના ચોથા ભાગના પન્નાવાળું એટલે બે હાથ પન્નાવાળું હાથથી આઠ હાથ લાંબુ છેડાવાળું પોતાનું નવું ધોળું અથવા રંગેલું શણ વગેરેનું શણ વગેરેનું હોવું જોઈએ અને તેના અર્ધા માપનું ઉત્તરીય ઓઢવાનું વસ્ત્ર રાખવું ચાર હાથની ચાદર હોવી જોઈએ આઠ હાથનું ધોતી ચાર હાથની ચાદર એક જ કપડું પહેર્યું હોય તો તેને ધર્મશાસ્ત્રમાં નગ્ન પ્રકરણમાં ગણેલ છે માટે બે વસ્ત્ર એમ કહ્યું છે ગરીબ બ્રાહ્મણ આદિને બીજું વસ્ત્ર ન હોય તો તેને ઠેકાણે ત્રીજું યજ્ઞોપવિત અથવા યોગપટ્ટ રાખવું વિશ્વામિત્રે કહ્યું છે કે યજ્ઞોપવિતે દ્વેધાર્યે શ્રોતે સ્માર્તે ચ કર્મણી તૃતીય તૃતીયમ ઉત્તરીયાર્થમ વસ્ત્રાભાવે તે વૈદિક કર્મમાં એ બે યજ્ઞો વિવિધ ધારણ કરવી અને ઉત્તરી વસ્ત્ર ઓઢવાનું ન હોય તો ત્રીજું હોતી યજ્ઞ વિવિધ વૈદિક કર્મમાં અને સ્માર્ત કર્મમાં યજ્ઞોપવિત બે રાખવા ઉત્તરીય વસ્ત્ર ન હોય તો તેને બદલે ત્રીજી યજ્ઞોપવિત પહેરવું ઉપવિતમ બટોરેકમ દ્વે દ્વે ચેતરયોઃ સ્મૃતેઃ એકમેવ યતિનામ સ્યાદ ઇતિ ધર્મો વ્યવસ્થિત બ્રહ્મચારીએ એક જનોય પહેરવી ગ્રહસ્થે તથા વાનપ્રસ્થે બે બે જનોય પહેરવી અને સંન્યાસીએ એક પહેરવી આવો વ્યવસ્થિત ધર્મ છે આવું વૈષ્ણવ સંન્યાસીઓ એક જનોય પહેરવી ઓલા સંન્યાસીઓ તો પહેરતા ન હોય કઈ પણ વૈષ્ણવ જે ભક્તિ માર્ગના સંન્યાસીઓ હોય એને એક જણે પહેરવી આવું દેવલ મુનિનું વચન છે એટલે કે એક જનોયવાળા બ્રહ્મચારીએ બીજી વસ્ત્રના અભાવમાં બીજી જનોય પહેરવી ન પહેરે તો તેણે કરેલા જપ વગેરે આસુરભાવને પામી જાય છે કૃત્ય ચિંતામણીમાં જાતુકર્ણીએ કહ્યું છે કે નગ્નશ્યાન મલબ વદવાસા નગ્નશ્યાત મલબ વદવાસા નગ્ન કોપેન કેવલ અકચ્છો અનુત્તરીયશ્ચ દ્વિકચ્છો અવસ્ત્ર એવ ચ નગ્ન આટલા જણા નગ્ન ગણાય મલબદ વાસા કાળું કીટોડ જેવું પહેર્યું હોય તો એ નગ્ન ગણાય પહેર્યું હોય તો ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ અને પૂજા વગેરેમાં નગ્ન ગણાય માણસો ન ગણે તો કાંઈ નહીં એટલે પૂજામાં બહુ કાળા કેટોડા જેવા હોય તો ન રાખવા ધોઈને સાફ રાખો નગ્ન સ્યાત મલવદ મલવદ વાસા નગ્ન કૌપિન કેવલ અકચ્છો અનુતરીયશ્ચ દ્વિકચ્છો અવસ્ત્ર એવ ચ નગ્ન કાશાય વાસા સ્યાન નગ્નશ્ચ ચાર્દ્રપટઃ સ્મૃત નગ્નો દ્વિગુણ વસ્ત્ર સ્યાત નગ્નો રક્તપટ સ્મૃત નગ્નસ્તુ સ્નિગ્ધ વસ્ત્ર સ્યાત નગ્ન સ્યુતપટ તથા જેણે મેલા કપડાં પહેર્યા હોય એકલી કૌપીન જ પહેરી હોય પાછળ કમરે કચ્છ ન બાંધેલ હોય તો ધોતિયાનો છેડો ન ખાય હોય આ જે લુંગી પહેરે છે એ બધે એ નગ્ન ગણાય છેડો ખોવો જોઈએ તો પાછળ કમરે કચ્છ ન બાંધેલ હોય લુંગીની જેમ કેડીએ વીટ્યું હોય પણ પાછળ છેડો ન ખોસ્યો હોય જેણે એને એ કચ્છ કહેવાય કચ્છ પાછળ છેડો ખો હોય ને કચ્છ કહેવાય જેણે ઉત્તરીય વસ્ત્ર ઓઢ્યું ન હોય નગ્ન કહેવાય એક ધોતિયું બહુ સારું પહેર્યું હોય મોટું બે વાર બેવડું પહેર્યું હોય તો એ આગળ અને પાછળ બંને બાજુ કચ્છ બાંધેલ હોય આ વખતે કોઈ દેશમાં રિવાજ હશે એવું કંઈક બે બાજુ લગભગ રાજસ્થાનમાં આપણે આમ ધોત્યું ખોય તો એ પાસે વળી પાછળથી સડો લઈને આમ આગળ હોતે ખોય એવું ક્યાંક કરતા હોય પણ બહુ કેવી રીતે હોય બહુ ખબર નથી આ બધાને નગ્ન જ જાણવા તેમજ કસાય એટલે કે ભગવા વસ્ત્ર પહેર્યા હોય કસાય એટલે કસાય તેમજ કસાય કાશાંબરધારી કસાય એટલે તમે બોલો છો એમાં એમ સમજાય કે ઓલો પશુને કાપવા વાળો કસાય તેમજ કસાય ભગવા વસ્ત્ર પહેર્યા હોય ગ્રહસ્થ હોય ભગવા વસ્ત્ર ગ્રહસ્થ હોય ના પાડી ગ્રહસ્થો જો ભગવા વસ્ત્ર પહેરે તો એ નગ્ન ગણાય ભીના કપડા પહેર્યા હોય બેવડા કપડા વાળા એ નગ્ન ગણાય બેવડું વસ્ત્ર પહેર્યું હોય ડબલ પહેર્યા હોય ડબલ પેન્ટ ને ડબલ ધોતિયા ડબલ ઝબલા પહેર્યા હોય ને એટલે બેવડું વસ્ત્ર પહેર્યું હોય લાલ રંગનું વસ્ત્ર પહેર્યું હોય ચીકણું અંગો અંગમાં ચોટી જાય અંગમાં ચોટી જાય એવું હોય ઘણા એવા હાવ ઓલા હોય છે ને વસ્ત્રો ઘાટા ભલે હોય પણ હાવ શરીરને ચોટીને રહેનારા હોય તો એ આવું એવું કીધું છે ગ્રહસ્થને ન પહેરવું લાલ કલર ભગવાનનું લાલ કલરનું બે ત્રીઓએ પહેરવાનું ચીકણું અંગો અંગમાં ચોટી જાય એવું વસ્ત્ર પહેર્યું હોય અને જળી ગયેલું વસ્ત્ર પહેર્યું હોય આ બધાને નગ્ન સમજવા હાવ જળી ગયેલું હોય ગ્રહસ્થ ને સશક્ત હોય અશક્ત ગ્રહસ્થો ને વાંધો નહીં તેમાં કશાય ભગવા વસ્ત્રોનો નિષેધ ગ્રહસ્થને છે કારણ કે કાશાયમ અગૃહસ્થાનામ ગ્રહસ્થ સિવાયના એ ભગવા વસ્ત્ર પહેરવા આવું સ્મૃતિ બધા ભગવા વસ્ત્ર પહેરવા મળે તો પછી આપણે વાહ આવે જ નહીં એટલે એને ના પાડી આપણો વારો જ ન આવે એને ધનાઢ્ય માણસો જળેલા મણે પહેરવા તો ગરીબને મળે જ નહીં એટલે એને ના પાડતી હતી ગરીબને પહેરવામાં વાંધો નહીં અને કાસાય વસ્ત્ર પહેરવામાં વાંધો નહીં ભગવાન જીવન જીવવા દો સમાજને આખી બધી ઋષિમુનિઓએ મુનિઓએ કર્યું જીવન જીવવા દો ખાલી એકલા જીવો એવું નહીં અને એકલા જ કપડાં પહેરવા એવું નહીં બધાને પહેરવા હોતી જ એટલે ધનાઢ્ય ગ્રહસ્થ હોય એને જળેલું ન પહેરવું જો એ જળેલું પહેરે તો એ નગ્ન ગણાય અને ઓલા ગરીબ ગ્રહસ્થ હોય ને એ જળેલું પહેરે તો એને વાંધો નહીં અને ત્યાગી છે એ જળેલું પહેરે તો એને કઈ વાંધો નહીં શોભારૂપ છે પણ ઓલા એ તો જળી જાય એટલે કાઢતા જ જવાના અમુકનું ન જળતું હોય તો જળાવવું અને પછી દઈ દેવું કોકને હવે એક વખત ક્યાંક વલે પણ કપડાં લેવા ગયા હતા એ કહેતા હતા કે આ કપડું જો આ ચામડા પેટનું છે એ તોડી નાખવા હાટું છોકરો રોવાનો છે કે આ તૂટતું કેમ નથી હે હા તૂટે જ નહીં તો એને પછી બદલાવવું ક્યારે એને ચેન્જ ક્યારે કરવો એટલે ચેન્જ કરવા હાટું રોશે કેમ કે આ ક્યારે તૂટતું નથી મારે શું કરવું અને તૂટ્યા વિના તો બાપાને કહેવાય નહીં કે મને બધું ચેન્જ લઈ દો એમ કાશાયમ અગ્રસ્થાનમ ગ્રહસ્થ સિવાયનાએ ભગવા વસ્ત્ર પહેરવા આવું સ્મૃતિ સંગ્રહમાં વાક્ય છે અને જળી ગયેલું અધનાઢ્યા નામ એમ જે બહુ પૈસાદાર ન હોય કાશાયમ ગૃહસ્થા નામ અને જર્જરિતમ અધનાઢ્યા નામ એમ એને વાંધો નહીં જરજરીત પહેરે હોય ત્યાગી અને દરિદ્રી સિવાયના લોકોએ જળી ગયેલું વસ્ત્ર એ જો આવ્યું ને ત્યાગી અને દરિદ્રી ત્યાગી ત્યાગીને વાંધો નહીં આપણે લગાર વગર હોય તો એનો કઈ વાંધો નહીં જળી ગયેલું હોય થીગડા મારેલું જોઈએ શરીર નો દેખાવું જોઈએ પાછું ત્યાગી અને કોક આમ મારે તો આંગળી ખોતી જાય એવું હોય તો વાંધો નહીં જળી ગયેલું હોય તમને ચીર કપાડી દે તો એ બહુ મોટી શોભા ગણાય એને ઓહો મહાત્યાગી લાગે છે આ જળી ગયેલા કપડા જેવા જ લાગે છે જળી ગયેલા કપડાને વતાવાય નહીં ને એમાં આવા મહાત્યાગી હોય એને વતાવાય નહીં વતાવ્યા થાય તો ઓલું જળી ગયેલું કપડું એને જરાક બોલે તો ચીરી ચીરડ એમ બોલે ને આ ચરણ એમ બોલે એ પહેર્યું હોય તો એ કઈ જેવા તેવા તો હોય જ નહીં ત્યાગી અને દરિદ્રી સિવાયના લોકોએ એમાં જાણીને પહેર્યું હોય તો જરાય વતાવવા ન થાય કોકને વળી એમ પરાણી પહેરવું પડ્યું હોય તો વાત જુદી જાણીને પહેર્યું હોય તો તો એને એ તો એની મહાનતા જુદી રીતની હોય ત્યાગી અને દરિદ્રી સિવાયના લોકોએ જળી ગયેલું સાંધેલું વસ્ત્ર ન પહેરવું આપણે જૂની પરંપરામાં એવું હતું કે કોઈ નવા વસ્ત્ર પહેરવા જ નહીં એવો નિયમ લીધેલો એટલે હરિપ્રસાદ સ્વામી છે એને આખી જિંદગી એક વખત પહેલા વહેલા સાધુ થયા ને ત્યાં નવા ધોતિયા રંગ્યા હતા એ રંગ્યા હતા પછી ધામમાં ગયા તો એ પછી વાહેથી કોકે રંગ્યા છે એને નહોતા રંગ્યા ઠેઠ ધામમાં ગયા ત્યાં સુધી નવા પણ ત્યાં જાજા સંતો હોય ને એટલે બંદરે માલ બહુ ઉતરે એટલે બંદરમાંથી લઈ આવે અને હવે તો સંતો બંદરે ન ઉતરવા દે નાના બંદર હોય ને નાખી દે કે બીજી કંઈક નાખી દે સીધું દરિયામાં નાખ્યા બંદરમાં ન સીધો હોય તેમ એરલાઇન થઈ ગઈ ને એટલે મધ દરિયે નાખી દે એટલે કોઈને હાથમાં ન આવવું જોઈએ એટલે એવી રીતે જૂના વસ્ત્ર પહેરવાનો બહુ એમ કે મહિમા હતો એટલે હરિપ્રસાદ સ્વામીને આ વ્રત હતું રૂમાલે કોઈ દિન હતો રહી ગયો રૂમાલે નહીં ઓલું નહીં એકે નહીં ધામમાં ગયા પછી ક્યારે ક્યારે રહી ગયું હતું ધોતી પછી હતું એ કે નહીં નવું હે નહોતું રેંગ્યા હતા એટલે ઓઢાડવા હતું કે પછી આ પેલા માંદા હતા તઈ માંદા હતા તે નહોતા શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારે ઓલું દાંડિયું ધોતું પહેર્યું હતું દાંડી એમ ખબર પડે ને ઓલા જળી ગયું હોય એમ શેડે કાઢી નાખે ને શેડે હોય વેચી નાખી ત્યારે ધામમાં ગયા હતા તઈ સ્વામી તો ધામમાં ગયા તેથી ધોતિયું પહેર્યું હતું એ દાંડિયું હતું ત્યાગી અને દરિદ્રી સિવાયના લોકોએ જળી ગયેલું સાંધેલું વસ્ત્ર ન પહેરવું તે બાબત પણ કૃત્ય ચિંતામણીમાં જ કહી છે કે જીર્ણ વસ્ત્રમ નવા ભાવે ધાર્યમ સ્યુતમ અપી ક્વચિત સ્યુતમ એટલે જળી ગયેલું નવાનો અભાવ હોય એને લઈ કે એમ ન હોય તો એને શ્યુતમ વસ્ત્રમ શ્યુતમ વસ્ત્રમ દરિદ્રાના અધનાઢ્યાના એમ અને કાસાયમ અગ્રહસ્થાના જીર્ણ વસ્ત્રમ નવા ભાવે ધાર્યમ શ્યુતમ અપી ક્વચિત ગૃહિણામ ધનહીનાનામ વિરક્તાનામ ચ તદ્ધિતમ કોઈ વૈરાગ હોય તો પછી એને આવું કરવું જેને નવું વસ્ત્ર બહુ ઓછો વૈરાગ હોય તો ઓલું નવું હોય ફાડી ન નાખવું એટલું જાળવ્યું કે આપણે કે નવું હોય ફાડી નાખી એ વૈરાગ જ છે ને એક રીતનું કારણ કે કાંઈ એને ઉલાળ ધરાળ નહીં એ જ વૈરાગ કહેવાય ને વૈરાગીને ઉલાળ ધરાળ ન હોય બેક વસ્ત્રો આમ કે બેક વસ્ત્રો આમ એ મહાવૈરાગ કહેવાય જેને નવું વસ્ત્ર ન હોય તેને જૂનું પહેરવું ક્યારેક સાંધેલું પણ ચાલે કારણ કે ગરીબ ગ્રહસ્થો અને ત્યાગીઓને માટે જૂના અને સાંધેલા વસ્ત્ર હિતકારી છે એ પાછા એને બહુ શોભારૂપ છે બહુ શોભે દેખ થીગડા માર્યા હોય ને એ બરોબર જો અહીં બરાબર રાખે કોઈક દેખે એમ તો બહુ શોભે એમ એક વાસા જપેદ્યસ્તુ યદ્ર દાતી જોહોતી ચ એક એક વાસા એક વાસા જપેદ્યસ્તુ યદ દાતી જોહોતી ચ યદ દદાતી જુહોતી ચ યદ દદાતી યદ દદાતી જુહોતી ચ તત્ સર્વમ સુરેન્દ્રાણામ બ્રહ્મા ભાગમ કલ્પયત અકલ્પયત એક જ કપડું પહેરીને જે કોઈ જાપ કરે દાન આપે કે હોમ કરે તે બધું અસુરેન્દ્રોને ભાગના રૂપમાં બ્રહ્માએ આપેલ છે એટલે એક વસ્ત્ર પહેરી ન કરો એટલે વાસ હશે એવું કીધું બે વસ્ત્રો પહેરો એક વસ્ત્રોના ન એક વસ્ત્ર પહેરીને જમવું નહીં આવું જાદુકર્ણીએ કહ્યું છે આચાર તિલકમાં કહ્યું છે કે એક દ્વિત્રીય એક દ્વિત્રિયંગુલમ પટ્ટમ એક દ્વિત્રિયંગુલમ પટ્ટમ યોગ પટ્ટમ અથાપી વા અલાભે કુશરંજુવા વા અલાભે કુશરજ્જુમવા દધ્યાત વા ઉત્તરીય વસ્ત્રના અભાવમાં એક કે બે આંગળ પહોળી કપડાની પટ્ટી ખભે રાખવી અથવા યોગપટ રાખવું એને યોગપટ કહેવાય એ ચાર આંગળનો પટ્ટો હોય એનું યોગપટ તે પણ જો ન મળે તો ડાભ એટલે કે દર્ભની પાતળી દોરી ખભે રાખવી અથવા પહેરેલા ધોતિયાનો એક છેડો ગળામાં રાખવો છેવડે જતા કાંઈ ન મળે તો એ રાખવું સહજાન મહારાજની